કર્મ પુરુષાર્થમાં જે ઉકળે છે ખોટું થયું છે એનો પસ્તાવો કરે તે પુરસાદ અને તે મનમાં કરે કોઈ જોઈ શકે નહીં પસ્તાવો કઈ આમ બહાર ખુલ્લો દેખાય એટલે જે પુરસાદ છે તે દેખાય છે એવો નથી અને ઉદય કરનાર રીતા ભમેડો ભર્યા કરે છે એમાંથી આ માં મોક્ષ ને લઈ પ્રાપ્ત કરી એવા છે તો એમાંથી પુરસાદ બીજો કોઈ પુરસાદ નહીં કરી શકતો દેવ લોકો પુરસાદ કરી શકતા નથી હિરણ લોકો નહીં કરી શકતા નરેશના લોકો મનુષ્ય એટલા જ પુરસાદ કરી સાચી સત્તા હોવા છતાં જો પુરસાદ ને જાણતા જ ના હોય પુરસાદ શું જોયે છે એ તમે સામાયિક ચાર વધારે કરી માટે પુરસાદ શીખો એટલે મારે તો ભમાડો ફર્યો અમે તારા બાપુ છીએ તો વગર કમનો લઈને ફરવું કરે છે સમજાય વાત કે ના તમારે કેવું ના સમજાય એ બોલવું આપણે સત્યનું વર્ણન કરવા માંગીએ છીએ અસત્યનું વર્ણન કરવા માંગતા ગરમ પુસ્તક માં કરતા એમાં અને પેલામાં કરતા ભાવે પુસ્તક કરતા ભાવે ક્યાં કરેગા આવું ન હોવું જોઈએ આમ કરવું જોઈએ શું કહ્યું ના તમને વિરુદ્ધ નહીં શુભ પ્રત્યે એટલે પુરસાદ ઉગાડો દેખાય નહીં આ લોકો જે ઉગાડો દેખાય છે પુરસાદ કે છે એ ભ્રાંતિ છે ડબલ ભ્રાંતિ તો તેથી કવિએ ગાયું છે પરમ ગુરુ જૈન કહો ક્યું પરમ ગુરુ જૈન કહો ક્યું गुरुपदेशविनादनमूदा गुरुपदेशविनादनमूढा दर्शन जैनव गोवे दर्शन जैनव गो हा महान आचार्य लिखेल होता गुरुपदेश विनादनमूढा दर्शन जैन गोवे दर्शन जैन गो परपरिणती अपनी परपरिणतीने अपनी करी माने परपरिणीत परिणतीने अपनी करी माने शिर्या गर्वे गेलो પછી શું આવે છે? ક્રિયા કર પરપરણથી અપની કર પર પરિણતિ ને અપની કરી માને પર પરિણિત પરિણતિ ને અપની કરી માને ક્રિયા ગરવે ગેલો ક્રિયા ગરવે ગેલો उनको जैन कहो क्यों कहिए समूरत में पहलो સમૂરત માં પહેલો એટલે બહુ બહુ મેં ચાપતા લોકો મારી મારી કર્યા તો પેલા સમજે જ નહીં. એ દારૂ લીધે પુસ્તક લાગી ઉડાડી દીધે પુસ્તક અરે રાત क्रिया करतु है કરત હે મમતા ક્રિયા કરે છે અને મેં કામાઈ કરી જા ક્રિયા કરતું હૈ દરત હે મમતા યાહી ગલે ને પાતી યાહી ગલે ને પાતી તો પછી That's જરા વિચાર તો લેવો જોઈએ હાલ નાખી દેવાથી એવું ઓછી છે અને આચાર્ય બોલ્યા હતા જે આચાર્ય સમજી ગયા હતા તારી પાઠ વાળા કે હા કેમ શોધે આવું ગુરુપદેશ વિના જન મૂઢા દર્શન જઈ નવ ગોરે દર્શન જઈ નવ ગોરે ક્રિયા કરતું હાય તરત હે મમતા શું દેખે સમજ્યા તમે ક્રિયા કરે છે પછી હું કરવું કે હવે ઓહો ભમેડ્યો એટલે ભમેડ્યા લખ્યું બધા પાંચરો થાય મારું જે થવાનું છે પણ તમે પાંચરો કર્યા કર્યા ક્રિયા કરતું હૈ દર્દ હૈ મમતા યાહી ગલે ને પાસી યાહી ગલે ને પાસી આગળ વાક્ય બોલો પહેલું મૂળ બોલો જે તમે જે બોલો છો ને એ બહુ ગમે છે તમે જે બોલો છો ને એ બહુ ગમે છે અમે કોણ કોણ દીધા થાય અમે આ સમજવા હવે જઈએ નહીં કોઈ દાડા દાદા આ શું હશે કે મિથ્યાત્વ મિથ્યાત્વ જ્યાં સુધી હોય છે જ્યાં સુધી મિથ્યાત્વ હોય છે ત્યાં સુધી બધું અવળું અવળું દેખાય છે અને જયારે સમ્યક્વ થાય છે ત્યારે તે જ વખતે જે અવળું દેખાતું હતું તે જ સવળું દેખાય છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ દ્રષ્ટિમાં શું છે કે હું આત્મા છું આત્મા આત્મા થાય શું કહ્યું એટલે જે દ્રષ્ટિ અને દ્રષ્ટિ વિદ્યાર્થ આવું કરે આવું આત્માના વિરુદ્ધ નું કહે એ બધું આત્માના વિરુદ્ધ નું અને પેલું હું તત્વ તો દેહના વિરુદ્ધ કરે એ દેહના વિરુદ્ધ હા મુખ્ય દેહના વિરુદ્ધ કરે તે સારું આપડે પણ લોકોને કેવું આવે છે આત્મા કયું આવે છે આત્મા વિરુદ્ધ લોકો આ બધા બોલે છે કોઈ ભડકે છે આ બેબી ભડકીને છે અને સો વર્ષ પહેલા જો કદી આ રૂમમાં મૂક્યું હોય અહીંયા આગળ દાદા મરી ગયેલા હોય તમે બોલે દાદા આયા ભૂત થઈને આયા કે બધા ભણેલા ને ગણેલા કલેક્ટર કલેક્ટર બધા યુરોપિયન યુરોપિયન બધા ભાગી જાય જે જ્ઞાન જાણ્યું નથી એ એ જ્ઞાન જ ભૂતો છે ભૂતાવળ છે શું છે જે જ્ઞાન જાણ્યું હતું એ જ્ઞાન જ બધા જ્ઞાન જ ભૂતાવળ છે બાકી કોઈ બીજો ભૂત નામ કઈ છે નહીં ભૂત છે એ ભૂત છે ને ભૂતાવળ એટલે આખો દાડો હેરાન કરે છે ને ભાઈ ભૂતાવળ તે અજાણ જ્ઞાન જાણ્યું નથી તેથી આ ભૂતાવળ છે આખો દાડો ફસે ફસે ફસે ફસે આ બેબીને શું છે આટલી ઉંમરમાં તો એને એનો સંસાર એની પ્રમાણમાં કરો મોડું થઈ જશે સ્કૂલમાં મોડું થઈ જશે આમ થઈ જશે તેમ થશે સર વળશે તો રસ્તામાં જતા મારી કોઈ કોઈ છોકરી જતે આમ જરાય આમ ગોદો ગોદો મારે ને તો ઝઘડા ચાલે તોફાન તોફાન તોફાન નહીં થતું બેન હા તને ગમે ફરવા બધું થોડી વાર મજા આવે થોડી વાર બસ કંટાળો આવે ને પછી કંટાળો આવે થઈ શી દવા ચોપડે છે કંટાળો આવે શું દવા ચોપડે છે કંટાળી દવા મોટી ઉંમરના તો દવા હોવ લેવા ડ્રગિસ્ટ નો કંટાળો આવે દવા લાવે તો ઇંગ્લેન્ડ માં મળતી છે ને શું દવા લાવે છે દવા હોય છે કેમિસ્ટ માં મળે છે સબ્જેક્ટ ટ્રાન્કિલાઇઝર એમ કે પેલા એને ચોપડે ખાય હવારે હવાર કરે ઊંઘી જાય Thank <laughs> જાનવર વાનવર કોઈને કંટાળો આવતો દેખાતો નથી આ એકલા મનુષ્ય બધા કંટાળેલા અને મોડા પર દિવેલ જાણે છોકરી ના હોય એ આખો દાડ મોડા પર દિવેલ લઈને ફર્યા કરતો શું આ જાનવરો કરતા રૂપાળા નથી બહુ રૂપાળા છે પણ શું કરે આખો દાડો દિવેલ મારી બળતરા ને દિવેલ એ ઊભું થાય શું કરે હા મુશ્કેલી હતી કેમ કરીને દિવસો કાઢવા તે મુશ્કેલી થઈ પડી છે એવું આ કાળ વિચિત્ર આવ્યો છે કે આખું જ્ઞાન જ બધું અણસમજણ જ ભરેલું છે કેવું નું ભરેલું જ્ઞાન છે બધું ને આ તો વરી ફોરિનર્સ ના થોડું જ્ઞાન આવ્યું ઇંગ્લિશ ત્યાર પછી જરા જરાક છે જળ થયા ને તે સારું થયું છે ત્યાંના પરમાણુ જળ પરમાણુ આવ્યા અને આ ચેતનમાં ભયા એ થોડું ઘણું જડ થયું જરાક જરાક જગ્યાએ મસ્તીથી ચાબ આપીએ પછી પાછું મેં કંઈ મન બોલ્યું કે પાછું કંટાળો ઉભો થઈ જાય